ભાવહિંસા જગત ગપ્પું નથી પણ લોક અવળું માની બેઠા છે ઘણા ખરા લોકો કહે છે કે ભગવાન ઉપર છે પણ તે સાચું નથી લોકોની અવળી સમજ છે તેથી જ અમારે ખુલ્લું કહેવું પડે છે કે આ વર્લ્ડમાં કોઈ એવું પરમાણુ બાકી નથી જ્યાં હું ફર્યો ના હોઉં બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને હું જેમ છે તેમ જોઈને કહું છું અને ગેરંટી આપું છું કે ઉપર કોઈ બાપોએ નથી આ તો ઉપરવાળો ઉપરવાળો કરીને વગર કામનો ડખો કર્યો તે તમારો કાગળ ભગવાનને નહીં પહોંચે અને કાગળના પૈસા નક્કામાં જાય અને ભાવનાએ નક્કામી જાય જ્યાં છે ત્યાં વાત કરો ને કે જ્યાં બાપો મહી બેઠો છે તો કોક દાડો તમારી અરજી પહોંચશે અને અગર તો મૂર્તિમાં પૂજ કારણ કે એ પ્રત્યક્ષ આંખે દેખાય છે પછી ભલે ને એ પથ્થરની છે પણ લોકોએ માન્ય કરી છે ભલે તને માન્ય ના હોય પણ લોકોને માન્ય છે લોકોનો આરોપિત ભાવ છે ત્યાં આગળ ચૈતન્યવાળાનો આરોપિત ભાવ છે પેલી માન્યતા એ રોગ માન્યતા છે કે ઉપર ભગવાન છે એ રોગ એડ્રેસ છે એડ્રેસ વગરનો કાગળ નાખીએ તો કોને પહોંચે મહીવાળાને દેખને ભગવાન મહી જ બેઠો છે બીજે ક્યાંય નથી એ ભગવાનનું સાચું એડ્રેસ તને આપું God is in every creature whether visible or invisible every ક્રીચરની અંદર ભગવાન જોને તો તને ક્રીચર મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય અને તો તું ભાવહિંસાથી બચીશ નિરંતર ભાવહિંસા જ કરી રહ્યો છે ક્રોધ માન માયા લોભ એટલે શું કે ભાવહિંસા તેમાં જ અહિંસક થવાનું કહ્યું છે ભગવાને ત્યારે આ લોકો તો ઠેઠ ગાયોને બાયોને હાથી બચાવવાને નીકળી પડ્યા હાથીને બચાવનારો તું કોણ પાક્યો છે ત્યારે આનો જન્મદાતા કોણ હશે મોટો બચાવવાવાળો આવ્યો છે કોઈએ મોઢે એમ ના કહેવું જોઈએ કે આ માંકણોને હું મારવાનો છું માંકણને હું મારીશ એવો ભાવ કાઢી નાખજે નહીં તો તારા આત્માની જ હિંસા તું કરી રહ્યો છે માંકણ તો મરવાનો હશે ત્યારે મરશે અને મારવાનો અધિકાર કોને છે કે જે એક માંકણ બનાવી શકે તેને ભગવાને શું કહેલું કે જેટલું તું કન્સ્ટ્રક્ટ કરે તેટલું તું ડિસ્ટ્રક્ટ કરી શકે કન્સ્ટ્રક્શન તારું જેટલું હોય તેટલાના ડિસ્ટ્રક્શનમાં અમે હાથ ગાલતા નથી એથી તું માંકણને ડિસ્ટ્રક્ટ ના કરીશ આવી તો સાદી ભાષા સમજાય એવી છે ને એક માંકણ બનાવવો હોય તો તે બની શકે તેવી વસ્તુ નથી એમાં આ ડફોળો ફાવે તેમ કરે છે કેટલાય જીવડા મારી નાખે છે નરી જીવાત મારી નાખે છે